બુદ્ધિ ક્યાં ભાઈ સમજ માં આવી કે નહીં એટલે શ્રીનાથ બધા વૈષ્ણવ વાત કરતા હતા કે શ્રીનાથજી ને શ્રીનાથજી પોતે તેમના શ્રી હસ્ત થી તેમને ખવડાવતા હતા તે वैष्णव ની बुद्धि આવી શું કામ થઈ ठाकुर जी को छोड़ के पति परिक्रमा यह सब सब वैष्णव के मन में સંદેહ ગયો એટલે આ સંદેહ થયો બધા વૈષ્ણવો ના મન માં બધા સમજ માં આવી કે નહી પૂછતો નહી બસ સમજ માં આવી આ વાત શું આવ્યો શું સમજ માં આવ્યો જેજી આવી આટલો બધો એમનો અનુભવ કરતા હતા તો પણ એ એની બુદ્ધિ ફરી ગઈ મતલબ આવી કૃપા જેના ઉપર હોય તો હું ને છોડીને જાય કોઈ પણ ને એસી બુદ્ધિ કરી દીધી હું અપરાધ કર્યો હતો ને ઠાકોરજી સમ્મુખ માર્યો એટલે ને પણ એને અપરાધ ની સજા આપી કે મેરી સેવાથી દૂર થઈ જાય તો એને મનમાં શું આવ્યો કે પ્રતિ પરિક્રમા કરી આવું તો એ બિરહ થયો ને ઠાકોરજી પોતાથી પોતાનાથી દૂર કરે એ બિરહ तब एक वैष्णव ने श्री आचार्य जी से विनती करी जो महाराज गोपाल दास ऐसे भगवदीय है के मन में यह ऐसी क्यों आई जो सेवा सेवा छोड़ छोड़ करी के पृथ्वी परिक्रमा करण को चले એટલે પછી પછી એક વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ આ ગોપાલદાસ આવા ભગવદીય છે એમના મનમાં આવું કેવી રીતે આવ્યું કે હું ઠાકોરજી ની સેવા છોડી અને પૃથ્વી પરિક્રમા કરવા જાઉં तब तब श्री आचार्य जी कहे जो इनको एक एक महत महत अपराध है એટલે આ ગોપાલદાસે એક મોટો अपराध કર્યો છે एक वैष्णव को बेटा श्री नाथ जी के बाग में बाग के फूल चुरा चुरावतो ता, ताको ये गोपालदास श्री नाथ जी के मंदिर में મારે એટલે એક નાનું એક વૈષ્ણવ નો છોકરો શ્રીનાથજી ના બાગ માંથી ફૂલ ચોરી અને હાલ્યો જતો તે તેના પુત્ર ને ગોપાલદાસ ગોપાલદાસે એના પુત્ર ને શ્રીનાથજી ના સન્મુખ માર્યો તા અપરાધ કો દંડ પ્રભુ દિયે હે એટલે આ અપરાધ નો દંડ શ્રી ઠાકોરજી આપ્યો છે સો યહ આગે આગે જાય ના સકેગો એટલે આ હવે આવું નહીં કરી શકે હવે વેરા તાપ સો દેહ છોડી છોડી લીલા માં પ્રાપ્ત હોયંગે હોયંગો હોયગો એટલે વિરહ કરીને દેહ છોડી અને લીલામાં પ્રાપ્ત થઈ જશે ગોપાલદાસ કે પર, પરલોક में બાઘ કા નહીં બાધક બાધક નહીં એટલે ગોપાલદાસ ના પરલોક માં બાધક નથી એટલે બાધા નથી બાધા યાની કે વિક્ષેપ विक्षेप तब सब वैष्णव वैष्णव को संदेश निवृत्त भयो સંદેહ એટલે બધા વૈષ્ણવ નો સંદેશ દૂર થયો પાછે ગોપાલદાસ જબ મજલી દો ગયે એટલે પછી જયારે ગોપાલદાસ મજલી દો દો ગયા બીજી દૂરી થોડીક દૂર ગયા तब श्रीनाथ जी के स्वरूप સ્વરૂપાનંદ કી સુધી આવી એટલે તેમને ઠાકોરજી ના દર્શન કરવાનું ठाकुर जी की याद आ गई ठाकुर जी ने याद आ गई आयो तब विरह ते व्याकुल हो गिरी में, में, में बराबर दुष्ट कौन हाय हाय मो बराबर क्या ना अरे अरे ये कहा कर दियो यो अपन क्या ना अरे ऐसे उन्होंने क्या कहो हाय हाय मो बराबर दुष्ट कौन मतलब मेरे जैसो दुष्ट कौन के ठाकुर जी को छोड़ के पृथ्वी परिक्रमा में चलो ये बात है यह श्री नाथ जी के सेवक स्वरूपानंद को अनुभव अनुभव वैष्णव को संग सो सब छोड़ी के मैं पृथ्वी परिक्रमा को चलो એટલે આ શ્રીનાથજીના સે- સેવા. સેવામાં રૂ- ठाकुर जी को सेवा वैष्णवन को संग सब छोड़ दियो और पृथ्वी परिक्रमा में चलियो धिक्कार है मोको धिक्कार है मोको मो, मेरी बुद्धि को जो यह मन में आई बात आ गई એટલે ધિક્કાર છે મારી મને અને મારી બુદ્ધિને જે આ વાત મારા મનમાં આવી યા પ્રકાર કહત વિરહ તે મૂર્છા આવી એટલે આવી રીતે વિરહ થી તેમ બેહોશ થઈ ગયા સો શ્રી સો સો गोवर्धन धर के स्वरूप को ध्यान धरी देह છોડી લીલા में પ્રાપ્ત ભય એટલે આવી રીતે ગોવર્ધન દરજી નું ધ્યાન કરી લી- અ, દેહ છોડી અને લીલામાં પ્રાપ્ત થયા તો गोपालदास ऐसे श्री आचार्य जी महाप्रभु जी के टेक के कृपा पत्र भगवदीय है इनकी वार्ता कहाँ ताई कही है એટલે આ ગોપાલદાસ શ્રી આચાર્યજી ના ટેક ના એવી ટેક મતલબ દ્રઢતા દ્રઢતા દ્રઢતાના આવા કૃપાપાત્ર ભગવદી છે એસે ભગવદી હતે છે કે હતે કે અનિવાર્તા ક્યાં સુધી ગઈ અચ્છા હવે કોણ પુનરાવર્તન કરશે બાપદાજી નો હું કરું હા કરો એક દિવસ શ્રીનાથજી ના મનમાં એ વિચાર આવ્યો કે આ ઈજ ગોપાલદાસ છે જે મારા સામે આ એક વૈષ્ણવના છોકરાને માર્યો તો ત્યારે એટલે એને અપરાધ થયો તો એટલે એને અપરાધ થયો તો એને એ દંડને શુદ્ધ કરવું પડશે ત્યારે તે આ પછી તે આ તેના ગોપાલદાસ ના મનમાં વિચાર આવ્યો કે હું પૃથ્વી પરિક્રમા કરવા જાઉં એટલે પછી ત્યારે તે મહાપ્રભુજી પાસે આજ્ઞા લેવા ગયા ત્યારે મહાપ્રભુજી આજ્ઞા આપી કે હા ભલે જાઓ ત્યારે એટલે દંડવત કરીને તે પૃથ્વી પરિક્રમા ઉભો વયા ગયા પછી બધા વૈષ્ણવ ને એવો સંદેશ થયો કે ગોપાલદાસજી તો આટલા બધા ભગવતી હતા તો એ બધું સેવા બધું છોડીને કેમ વયા ગયા ત્યારે એક વૈષ્ણવ મહાપ્રભુજી પાસે ગયો અને તે કીધું કે તે કીધું કે મહાપ્રભુ ગોપાલદાસજી શું કામ વયા ગયા બધું છોડીને ત્યારે મહાપ્રભુજીએ કીધું કે ગોપાલદાસને ઈ છોકરાને મારવાનો દંડ હતો તો ઠાકોરજીએ તેને એ દંડની સજા આપી એટલે તે વયા ગયા હવે રસ્તામાં જ તેની દેહ છૂટી જશે અને તે લીલામાં તેને લીલા પ્રાપ્ત થઈ જશે પછી તે થોડાક ગોપાલદાસ થોડાક આગળ ગયા તો એને વિચાર આવ્યો કે હેલો હાજે જે હવે કોઈ બીજો કરો કોઈ કોણ છે દ્વિજ છે છે દ્વિજ જી સર એટલે પછી બીજા વૈષ્ણવે એ પછી વૈષ્ણવે ઉભા થઈને પૂછ્યું કે મહારાજ કે ગોપાલદાસ અહીંયા અહીંયા બધા સ્વરૂપ શ્રી નાથજીને છોડીને પછી પૃથ્વી પરિક્રમા કરવા કેમ જાય છે એટલે બધાને આ બધું સંદેશ હતો પૂછ્યો તો પછી શ્રી આચાર્યજીએ કીધું કે એમને એક અપરાધ કર્યો હતો એટલે પછી પછી એક વખત પછી એક વૈષ્ણવના છોકરાએ એક વૈષ્ણવ છોકરા શ્રી નાથજીના ના બાગમાંથી એક ફૂલ ચોરાવતો હતો ત્યારે ગોપાલદાસે શ્રી નાથજીના મંદિર આગળ એને માર્યો એટલે પછી આ હેલો હેલો હા બોલ એટલે આ એમને બીજો અપરાધ તમારો અવાજ બરોબર નથી આવતો બધા પોતાને ફોન મ્યુટ કરી નાખો હમ હવે બોલ થઈ ગયો હવે કોઈક જોડાયું તું એટલે એવું થયું હવે બરાબર થઈ ગયું છે હા હા ચાલો હવે બોલ એટલે પછી અમને વિરાન તપમાં પછી એટલે એ દેહ છોડશે અને પછી લીલામાં પ્રાપ્ત થશે એટલે પછી ત્યારે પછી વૈષ્ણવ ને બધો સંદેશ હતો એ દૂર થઈ ગયો ત્યારે પછી અ ગોપાળદાસ રસ્તાની જયારે જતા ત્યારે એમના એટલે જતા હતા ત્યારે પછી એમને શ્રીનાથજીના સ્વરૂપા સ્વરૂપનો એમને ઘણી યાદ આવી એ પછી વિરત થઈને પછી પડી ગયા એટલે પછી એમને શરમ આવી કે આવું અરે અરે મેં આવું કેમ કર્યું મેં શ્રીનાથજીના સ્વરૂપને છોડીને અહીંયા વૈષ્ણવ ને બધાના સંગ છોડીને અહીંયા હું પૃથ્વી પરિક્રમા કરવા આવ્યો છું એટલે ધિક્કાર થાય મને ધિક્કાર થાય મારી બુદ્ધિને એટલે આવું એમને મનમાં મનમાં આવ્યું એટલે આવી રીતે એમને જરાક પછી મૂર્છા આવી ગઈ અને પછી શ્રી ગોવર્ધન દળના સ્વરૂપમાં સ્વરૂપના ધ્યાનમાં યાદ રાખીને એ તેમને દેહ છોડી અને પછી લીલામાં પ્રાપ્ત થયા એટલે પછી ગોપાલદાસ શ્રી આચાર્યજીના આવા અ કૃપાપાત્ર ભગવદીય છે એટલે આમની વાર્તા કઈ સુધી કેવી હવે શું બધાને એ વાર્તામાં શું કઈ વિષયમાં કેવું છે જે મને આમાં એ વાત સારી લાગી કે દ્વિજમણામાં એ વાત દ્વિજમણામાં એ વાત સારી લાગી કે જયારે શ્રીનાથજીએ એમને એટલે એમને ના પાડી દીધું કે તું મને છોડી દે તો પછી એમને ઘરે બેસીને એમનો સમય વ્યર્થ ના કર્યો એના બદલે પૃથ્વી પરિક્રમા કરવા ગયા હે શું કહ્યું તો તું સમજો કરી નાખો અરે આ શું થઈ રહ્યો છે અરે જાત જાત ની અવાજો આવે છે એમાંથી એ વાત શીખવા મળી કે આપણે ક્યારે બી ઠાકોરજીના મંદિરની સામે કે અ, એ મંદિરની સામે આપણે કોઈ ખોટું કામ ના કરવું જોઈએ इन लोगों को को कि अपन वापस એક મિનિટ હે ના આવી દુબારા ચાલુ કરીએ છીએ આજે અવાજ બરાબર નથી આવતો એટલે દુબારા ચાલુ કરીએ છીએ બંધ કરીને અમે જ કરીએ છીએ તમે ના કરજો હવે આમાં લાલ બટન દબાવો એટલે આ લાલ લાઈટ થશે એટલે તમારું બોલેલું સફળ પછી બોલાઈ જાય એટલે બટન દબાવી દેવાનું બસ એટલે તમારે સિસ્ટમ રાખે હલો હા મ્યુટ કરી નાખો બધાનો ફોન આમાં એક પ્રશ્ન છે હા પૂછો કે તે આચાર્યજી મહાપ્રભુ પણ પૃથ્વી પરિક્રમા પર જતા હતા ને બરાબર છે પણ જો આમાં એક વાત સમજવાની છે કે મહાપ્રભુજી પણ જયારે પણ પૃથ્વી પરિક્રમા પધારતા ને ત્યારે ઠાકોરજી સાથે વિરાજતા હતા खबर है कि नहीं ये बात हम्म? तो ठाकुर जी साथ ही बिरासा तो है कि गोपाल दास सीनाथ जी ने सेवा करता था ना ठाकुर जी ने पोता ना हाथ थी महाप्रसाद कबड़ाता पन हता ना आटली बदी सब ठाकुर जी नी कृपा पन हती तो पन ठाकुर जी ने इने कयो मन में ऐसी ने आवी के भाई हूँ प्रति परिक्रमा में जाऊं એટલે જેના ઉપર એસી કૃપા હોય ઠાકોરજી ની સેવા છોડીને પછી પરિક્રમા કરવાનો મન આવે તો આ શું છે એટલે ઠાકોરજી ની એવી ઈચ્છા હતી કે એને અપરાધ કર્યો હતો ને કેવો વૈષ્ણવ નો છોકરો હતો ને ફૂલ લઈ જતો ને ઠાકોરજી સમ્મુખ એને માર્યો હતો એટલે કોઈ આપણે ઠાકોરજી સમ્મુખ કોઈને પણ ગુસ્સા કરવાનું યા કોઈને મારવાનું એ અપરાધ માં ગણાય ને ઠાકોરજી બિરાજતા હોય આપણે ગુસ્સા કરીએ કોઈને મારીએ એ તો મોટો અપરાધ કહેવાય કે નહીં એટલે આ અપરાધની નિવૃત્તિ માટે જે વૈષ્ણવ પુત્ર હતો તેનો તેનો તેને પણ અપરાધ કર્યું હતું ને કે શ્રીનાથજી ના ફૂલ પુષ્પ ચોરાવ્યા હા તો ઉને સજા દી ને ઠાકોરજી ને કે આપણે જો આપણે આપણા ઠાકોરજી માટે કોઈના બગીચામાંથી ચોરીને આપણે ઠાકોરજીને ધરાઈએ તો એ બા સારી નથી ને એટલે ઉને અપરાધની સજા મળી ગઈ કે ગોપાલદાસ ને ઉને માર્યો ઉની વો સજા મળી ગઈ ઉને આવી સમજમાં એટલે આપણે આપણા ઠાકોરજી માટે કોઈ જગ્યાથી ફૂલ ચોરીને એવી રીતે ના લાવવું જોઈએ ને આપણે યા તો જેના ફૂલ છે એને પૂછીને આપણે લાવવું જોઈએ યા બજારથી ખરીદીને લાવવું જોઈએ આવી રીતે કઈ भी ઘૂસીને ચોરીને લઈ આવી આ તો સારો ના કહેવાય ને और बोलो कोई को क्या समझ में आयो જે મને આમાં એ વાત સારી લાગી કે આપણે જે દંડ કરી છે તેની સજા આપણને મળે જ છે હમ એટલે આપણે થી ડરવાનું આપણે ઠાકોરજી સમુખ ક્યારે પણ ગુસ્સો નહીં કરવાનો ઠાકોરજી ની સેવામાં હોઈએ ત્યારે સમજ્યા એ વાત ખબર પડી કે આપણે ક્યારે બી સેવામાં આવી કે ઠાકોરજી ના મંદિર ની સામે રહીએ તો આપણે કોઈ ખોટું કામ નહીં કરવાનું પહેલે તો ખબર છે આપણે ગુસ્સા આવી જાય તો આપણે નાવું પડતું છુવાઈ જતા આપણે ગુસ્સા કરીએ સેવામાં તો ખબર છે એટલે તો ઠાકોરજીનો નામ લેવું એવું જોઈએ આપનું ચલો હવે આપણે જે જે મનમાં હે હા હો જે જે મનમાં એ વાત ચાલી લાગી કે એ ઓ જરસ્ય ચ જીવ તો વૈષ્ણવનો જવાય તારે બધ જ વૈષ્ણવો પા પાકી હ